જય સચિદાન એટલે દાદા ભગવાને આ કાળમાં એ માઈ ભગવાનના સમયની કૃષ્ણ ભગવાનના સમયની રામ ભગવાનના સમયની વાતો આ કાળમાં અને આ કાળની ભાષામાં આપણને સમજાવી એટલે બધા કાળ અને કાળમાં જીવન કેવું હતું એ બધું સમજાય આપણને નહીં તો સમજાય એવું છે નહીં કારણ કે માર એટલો બધો ખાધેલો ખાઈને આવેલા ને આપણે એટલે પછી બહુ માર હવે બીજો જ નથી જોઈતો હવે જરાક બહારનું સુખ આવે સારું કે છે બહારના સુખ વાળા વખતમાં ઘરનું સુખ બધી જાતની અનુકૂળતા બહારની હા બધી જાતની એમાં અઘરી ભાષા કેમ કરીને ફાવે એક તો માર ખાઈ આપણે ખાઈને આવેલા ખાઈએ બધા એટલે અઘરી ભાષા જ આવે તો ખરાબ થઈ જાય બધા એટલે આ ભાષા જોઈએ સ્વરૂપ નહીં કે બહારનું બધું રવા દેવાનું અને અંદરથી કામ થયા કરે એવી ભાષા કવિરાજના પદો એમાં છે નીકળ્યા સરસ દાદાને એટલો અદભુત એમના પર કરુણા અને કૃપા ખૂબ સરસ નીકળ્યા આપણે અત્યારે કીધું કે માર ખાઈને બધા આવેલા છે માર ખાઈને જો માર ખાધેલો હોય તો જે દાદાની ઓળખાણ અને આજ્ઞા ધર્મ નું પાસાપણું કે જે કચાશ છે તો કેના આધારે છે એમાં છે શું કે માર ખાધેલો કઈ રીતે કે બધા માર ખાતા જોયા કરેલા ને એટલે જોઈને એમને સહન નતું થતું એટલે અંદરથી મૂંઝાયા કરતા હતા તે નો માર બધો આ મુજામણ મૂંઝામણ એમના જેવી કઠોર તપસ્યાનો માર નથી ખાતો કઠોર તપસ્યા એ તારા મુકુલ ને ફાવે આવું બ્રહ્મદેવ જેમ કાળ કરું એટલે બ્રહ્મદેવ કેવા હોય તપસ્યા વાળા એટલે આવું છે ઠીક પરંતુ આપણે બધું એ છે સાથે કકરી ગયેલા ને અને મૂંઝામણ બહુ થઈ ગયેલી એ પણ દાદા એ આપણને એમાં એવી જ રાખ્યા પંપારી પંપારી પંપારીને એનો ખ્યાલ નથી રહેવા દીધો એટલે આપણને ખ્યાલ નથી આવતો બીજું શું તારે એટલે અત્યારે ચાલુ જવાનો બહારના સુખોમાં માર તો પડે છે પણ એ માર્ગ નશવો નથી આવતો બરોબર નશતો રક્ષિત નથી થતો નશો પી થઈ રહ્યો તો યાદ રહેવા કે રહે જ નહીં તો જોડે નહીં કરે હા પણ એના કરતા આવું બધું છે ચાલો લક્ષ્મીમાં ફરવું જોઈએ આપણે ક્યાં માર ખાધો હતો તમને ખબર છે અમે ક્યાં માર ખાધો હતો હા બહુમાં ના હવે અમે સમજવા જેવું છે સમજવા જેવું અમે ઇલાદે નહીં જાણે શું હા દીકરી કેટલી ડાયરી મજા નહીં સાચો હતો એ હજરી કરેલી મારી દેશી નહીં ખરું કે ગુરુદેવ ગુરુદેવ જીનેટિક્સ એટલે શું વાત છે માણસને આખું ઓળખાણ જ પાડી દે તમારું રમતો હોય તો ઓળખાણ પાડી દે નકશો કરી આપે આગળ જાઓ બધા જીનેટિક્સ સાહેબ તમે ત્યાં બેઠા છો એટલે આ કાળમાં આપણને નાની વયના મોટી વયનાને શીખવાડવા માટે આયા છે એ બધું માર ખાવી એમને સમજી ગયેલા એટલે અત્યારે આવે કે કઈ વાંધો નહીં પણ બધો ખ્યાલ છે અમને દાદા એ બધા નાની છોકરાઓને બધા વધારે માર ખાતા ખાતા બધાને વધારે નહીં દીપક ને વધારે માર્ક તમારા કરતા શું આ કહો છો તમે ભાનુબેન હશે સંભળાય છે અંજલીને ઓછા એમ અંજલીને ખરા ખરા બધા છોકરાઓને તમને શું લાગે ને સમજણ નથી પડતી ને છે સમજાય છે હવે સમજાતું જાય હવે અત્યારે સમજણ પડે આ દાદા સમજ પડે છે એમના છોકરા છોકરા એમને શીખવાડે શીખવાડે એટલે ઘણી વખત અંદર એડજસ્ટ ના થતું હોય ને તો પેલો છોકરા છોકરો કે કોમ્પ્રોમાઇઝ બોલી નાખે હોય હાથ વર્ષનો કોમ્પ્રોમાઇઝ જસ્ટ કોમ્પ્રોમાઇઝ જસ્ટ પાછું જસ્ટ કોમ્પ્રોમાઇઝ સાત જ વર્ષનું તમારો ગુરુ કેવો છે કહો ما هذا كيوتا جوجل كيوتا مثل سنة بي أبلا عاسف هاي قية سنة بي مقلا يوتا بولو بولو عرفت وجه عرفت ممكن تقول بدأ سمعه માર પડ્યો હોય તો ભૂલી ના જવાય અને મોહ ઉતરે એને માટે શું કરવાનું કરવાનું કશું નહીં કરવાનું કશું નહીં આપણે વ્યવહારથી શરીર છે એટલે શરીર સાથે વ્યવહાર છે એટલે એના વ્યવહારથી આપણે નક્કી કરવાનું શું કહ્યું હવે આપણું નક્કી કરવા પણ બધું વ્યવહારથી જ રહ્યું નિશ્ચયથી રહ્યું જ નહીં સમજ્યા નિશ્ચયથી ના રહ્યું એનો એવો નથી એક પક્ષી કે નીચે થઈ ગયા બસ આમ થઈ ગયા એવું ના હોય કોઈ જ ના હોય આ કાળમાં આટલા વર્ષમાં ડિફિકલ્ટ કાળમાં દેખાવામાં ડિફિકલ્ટ લાગતું નથી કોઈને પણ અંદરથી બધાને લાગે છે બધા સમજે છે સમજે એટલે આવા વખતમાં નિશ્ચય ખાલી વ્યવહારમાં રહ્યો નિશ્ચય પ્રાપ્ત થયો હોય તે જ બધાને અને નિશ્ચય જેને પ્રાપ્ત થયો નથી એને વ્યવહારમાં એટલીસ્ટ વ્યવહાર કરીને એને સમજાવવામાં આવે કે વ્યવહારના જીવનમાં વ્યવહારથી કેવી રીતે રહેવું તો કામ થઈ જાય બહુ સુંદર કામ થાય વ્યવહારમાં કેવી રીતે રહેવું અને વ્યવહારથી શરીરથી જે વ્યવહારથી જીવન જીવે છે તે આપણે જીવન જીવીએ છીએ એવું નહીં પણ આપણે અંદરથી આપણે જીવીએ છીએ આપણે જીવન જીવતા એટલે શરીર શરીરનું જીવન જીવે છે જુદું અને આપણે અંદરથી આપણે જીવીએ છીએ એ જુદા એને આ નિશ્ચય પ્રાપ્ત ના થયો એને પણ આટલી જ કામ લાગે હવે સમજાયું આ કઈ અઘરું નથી ના સમજવામાં તમને શું લાગે છે તમને નહીં સામાન્ય બધાની વાત કરું છું બધાને આજે જુઓ તમે બુદ્ધિનો વિકાસ કેટલો બધો થયો છે બધે આજે માર ખાઈ ગયેલા દેશોમાં પણ જેને આપણે કહીએ છીએ અંધારાવાળા દેશો એમાં વિકાસ થયો છે આજે તો એ બુદ્ધિ ક્યારે થઈ ગયેલા છે નથી બધા થયેલા છે સમજાય છે પણ એવું રહેતું નથી ના એ વાત જુદી એ વાત જુદી એ તો આ કાળમાં આપણે તો નિશ્ચય પ્રાપ્ત છે ને નિશ્ચય પ્રાપ્ત વાળાને વ્યવહારમાં નિશ્ચય હવે દાખલા કરવાનો એ કેવી રીતે કે તે અંતરથી આપણે એ વ્યવહાર કરીને અંતરના વ્યવહાર કરીને આપણે આપણા નિશ્ચય સ્વરૂપ સાથે કેવી રીતે જીવવું નિશ્ચય સ્વરૂપ એટલે પ્રજ્ઞા સ્વરૂપ આપણે સમજે પ્રજ્ઞા છે જ આપણી પાસે એ શરીર છે ત્યાં સુધી પ્રજ્ઞા હોવાની એ કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી પ્રજ્ઞા રહ્યા કરવાની એ કામ કર્યા કરે અભ્યાસ અને પછી સ્વાધ્યાય આ બે જોઈએ સ્વાધ્યાય એટલે આપણે એકાંત બધું કશું ના હતા આપણે પોતે પોતાની રીતે અંદર આપણી પોતાની ભજના કરી લઈએ શું અને જ્યાં ના ગમતા પ્રકારો હોય બધા એ ના ગમતા પ્રકારોમાં ના ગમતા પ્રકારોને વ્યવહારથી આપણે બને ત્યાં સુધી એને વ્યવહારથી છે એવું સમજીને પ્રમાણ રહેવામાં આપણે અભ્યાસ કરવો પડે સમજે એ માગે છે અભ્યાસ તો માગે છે હવે પરીક્ષા આપીએ તો અભ્યાસ કરવા બહુ કરે છે તો અભ્યાસ અભ્યાસ એટલે શું કે પરિવર્તન પરિવર્તન ફેરફાર નહીં પરંતુ આખું આમ સમગ્રમાં જોઈ જોઈ જોવું બધું પરંતુ આપણું કેળવણી એ કેવી છે કે આજના અભ્યાસને અભ્યાસ કરી નાખો એટલે ભૂખર પટ્ટી કરાવી એક પાઠ છે ગમત ગમત સિદ્ધાંત હોય કઈ પણ વસ્તુ સમજવી હોય એમ વસ્તુ રાઈટ نہیں لو نہیں اس کو بولنے دو دو کوئی ایم بی اے ارے بول تو جھوٹ سے بول وہاں بہت پڑے سے بول نہیں سمجھ میں آیا جھوٹ سے بول نہیں سمجھ میں آیا تو پڑھائی کرتی ہے تو ٹریننگ نہیں کرتی ہے ہاں کرتی ہے تو ایم بی اے ہو گئی ہے ہو گئی نا ना नहीं दो महीने बाद के तो तो हो गई ना ને? આપણે વ્યવહારનો નિશ્ચય જે કરો ને હમ. એ હંમેશા નાસ્તિકપૂર્વકનો હોય ના આ હું નથી આ હું ના ના ના ના ના ના વ્યવહારનો નિશ્ચય એને કહેવાય કે આપણે છીએ એવું નિશ્ચય સ્વરૂપ આપણે પ્રાપ્ત થયું છે એટલા માટે આજમાં આજના વ્યવહારમાં જે આપણે રહેતું નથી એવું મને લાગે છે ને એ નથી ને છેમાં કન્વર્ટ થાય એટલા માટે આ એટલે આ વ્યવહાર છે એમ કે આ વ્યવહાર નથી એવું નહીં તો સમજો નો નિશ્ચય એટલે આપ શું કહેવા માંગો વ્યવહારનો નિશ્ચય એટલે વ્યવહાર છે હું નહીં એટલે નાસ્તી ના થઈ ના વ્યવહાર કે હું નહીં એટલે વ્યવહાર કે હું નહીં હું તો છું ને એવું નહીં એ તો કહી શકે ને બીજા ના કહી શકે બીજા બીજાથી ના કહેવાય સમજ્યું તો તમે કહો એવું થઈ જાય એટલે વ્યવહારની નાસ્તી અને હું શુદ્ધાત્મા એમ એવું નાસ્તી બરોબર છે શબ્દ પરંતુ નાસ્તિક શબ્દ તો એ વ્યવહારથી છે આખો અસ્થિનું સ્વરૂપ સમજાવવા માટેનો છે શું છું એ સમજાવવા માટે છે નાસ્તિક આપણે સમજાયું એટલે એ તો સ્યાદ અસ્થિ સ્યાદ એટલે આ બધા સાત ભંગી છે ને એની સ્યાદ વાક્ય છે એને એ સ્યાદવાદમાં છું અને નથી બે શુદ્ધની જગ્યાએ છું અને નથીની જગ્યાએ નથી જેઓ પ્રસ્થાપિત થાય એના માટેનું છે સ્યાદવાદ કારણ કે મનુષ્યને જરૂર પડવાની જ છે એ તો છેલ્લી ભાષામાં એવું નીકળે પણ જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી એ કહેવાય જ હંમેશા એટલે નિશ્ચય પ્રાપ્ત છે હું છું એ પ્રાપ્તિ થઈ ગઈ છું છું એટલે એની ભાનતો રહેશે જ ને આપણને આપણે કઈ ભાન એટલે કે આપણે મને ભાન નથી એવું બોલવાની કઈ જરૂર જ નથી ભાન સ્વરૂપ એને કહેવાય જ નહીં ભાન સ્વરૂપ ને ભાન સ્વરૂપ સીધી વાત છે આ શરીરને પણ આ શરીરનું બેભાનપણું થાય ને ભાનમાં હોય એમાં શરીરનું બેભાનપણું તે પ્રમાણેનું હોય બેભાન સ્વરૂપ તે પ્રમાણે આપણે કહીએ છીએ ને આપણે નથી કહેતા એના જેવું આ છે પણ દાદાજી આપણે સપ્તભંગીની વાત કરી ભક્તિ નસી અવસ્તવ્યમ એમાં પણ એ જ વસ્તુ છે ને એ વસ્તુ ખરી પણ એ વસ્તુ ખરી પણ સમજી નહીં શકે બધા એ તો સમજી શકાય એ તો એવા ડેવલપ થાય બધા ડેવલપ આવો સર સપ્તવ્યમ ડેવલપ હોય એમના માટે વાત છે આપણું એ તો ગંધરો માટે વાત છે એટલે ગણધરો પછી લોકોને લોકોની ભાષામાં આપે બધા નહીં તો ના પડે સમજી ના પડે આ શાસ્ત્રમાં આવ્યું છે ખરું પણ શાસ્ત્રમાં કોનાથી આવ્યું કે જે એવા એમને બુદ્ધિનો પ્રકાશ હતો એમનાથી આવ્યું છે એટલે આજે બુદ્ધિના પ્રકારથી આપણે લઈ લઈએ આપણે જૈન દર્શન અને જૈન જ્ઞાતિમાં આપણે જન્મ પામ્યા આપણે સંસ્કાર મળ્યા બધા એટલે આપણે એમાં આપણને વધારે વિશેષ લાગે છે શીખવાનું કારણ કે એટલો વિકાસ છે ને વિકાસ છે ને ચિત્રાગો ચિત્રાગો પ્રત્યેક પ્રીતિ કરી છે શું કહ્યું ચિત્રાગો પ્રત્યે પ્રીતિ કરી એટલા માટે એટલે અસ્થિર લાખની વસ્તુ જુદી છે એ જ આ રિલેટિવ રિયલ સમજાવે છે એ નાસ્તી રિલેટિવ વાત એટલે કે નાસ્તીમાં અસ્થિને માન્યું હતું એ શું કહ્યું નાસ્તીમાં અસ્થિને માન્યું હતું તે તારે તો જીવતા શરીર હોય ને જીવતા શરીર આવ્યા ક્યાંથી જીવતા શરીર ક્યાંથી આ એકદમ તો ગમે ત્યાંથી આવે નહીં પણ એટલા માટે આખા વિશ્વમાં બધે જ કે આયા એટલે કૂકનો કઈથી આગળ હજુ એને તો કઈથી કોણ કે આપણે બધાના ઉપરી સર્વોપરી હોય છે એટલે એમને મોકલ્યા આપણને એમને તો મોકલ્યા પણ એમને માટે મજૂરી ના કરવા માટે પછી એમને બ્રહ્માને મૂકવા પડે મજૂરી એમને એમને કરાવડાવે મૂકવા જ પડે હે બ્રહ્મા દાદાએ કહ્યું ને બ્રહ્મ પોતે છે અસ્થિ સ્વરૂપનો એનો એને ખ્યાલ નથી એટલે શું નથી એનું અસ્થિને માને છે કે જે બ્રહ્મમાં એને ભ્રમ થાય છે શું થાય છે અને ભ્રમ થાય છે એટલે ભ્રમિત થાય છે અને ભ્રમિત થાય છે એટલે ભ્રમિત પડે પછી પોતે પોતાના વિશ્વનું સર્જન કરે છે અને એ રીતે એ બ્રહ્મા સ્વરૂપ પોતે જ થાય છે એટલે પોતે જ પોતાનું સર્જન કરનારો થાય છે સમજે પરંતુ જે હજુ વિકાસ થયા નથી એટલે વિકાસની ભૂમિકામાં હજુ છે એમને માટે મૂકવું જ પડે ને કારણ કે મનુષ્યનો સમાજ તો બહુ મોટો નહીં બહુ મોટું મુખ્ય મોટા મોટું થઈને જે સર્જન કરે છે એમાં વ્યવહારનો નિશ્ચય કેવી રીતે કરવાનો ભ્રમિત થઈને સર્જન છે એ વાત જુદી છે એ તો જે ભ્રમમાં છે તેની વાત છે આ તો આપણે તો ભ્રમથી બહાર નીકળ્યા છીએ ને શું આપનું નામ ભૂલી ગયું પંકજભાઈ હું પંકજભાઈ છું તે પંકજભાઈ હું જ હું છું એમાંથી તો નીકળી ગયા એટલે હવે હું પંકજભાઈ છું એટલું રહ્યું કેવળ હું પંકજભાઈ છું એટલું રહ્યું પણ હું પંકજભાઈ બોલતા તો કોઈ જ નથી પણ ત્યારે પૂછીએ ને વ્યવહારમાં હોય ને કે હા હું હવે કેવું આમ એ બધું ચાલે જ હતું જોજો તમે અને આપણે કેટલા વખતથી આવ્યું છે પડઘાયા જોઈ રહ્યા કરે એ રહ્યા વગર રહે નહીં પણ પછી પાસેથી ખબર પડી જાય કે આ આમ કેમ થઈ ગયું નહીં બધાને ખબર પડી એ ધીમે ધીમે પડે એ સાથી કે હજુ વ્યવહાર ની અશુદ્ધિ બાકી છે એમાં પડઘા સ્વરૂપ હુંમાં હું નથીમાં હું પણ જે પડઘા સ્વરૂપ રહ્યું છે બાકી થશે એ પડઘા બધા ક્ષમતા જાય છે શું થાય છે એ શમન થવું એમાં અભાવ અગ્નિમાં એ થઈ ગયા હવનમાં આપણે આહુતિ અપાય અને એમાં સમીજ અપાય છે એ સમીજ શું છે કે આ અસ્થિમાં અને નાસ્તિમાં હું અસ્થિ સ્વરૂપ માનેલું એ તો આમ કેવી રીતે એ તો તે સ્વરૂપ જ છે ખાલી પણ હું હું સ્વરૂપ છું એટલું એને સમીક્ષ કહેવાય તરત જ એ હવનમાં જવાના એ વ્યવસ્થા ઉભી થાય ત્યારની વાત કરું છું શું કહ્યું ના ગમતી અવસ્થા ના પસંદ વાળી અવસ્થા એ તો દાડામાં બહુ બને નહીં ખાતા અત્યારે આ વખતમાં તો તમે આવી ગયા છો પાછળ ક્યાં બેઠા બરાબર ને અહીંયા જગ્યા છે આપણે વાત થાય સારી છે ના બેસો તમને સર કશું આજે જગ્યા છે તો કુદરતી છે ને આપડે خبر नहीं महाराज क्या बोले क्या थी बुढ़ा नीचे भाव से अगर अगर नाटी जिज्ञा में छुट्टी अच्छा बैठा कर सुना आप लोग प्रेम सिंह कृष्ण मैं तो प्रेम करता हूँ भगवान का आप میں اچھا، سب کو نام ایسا مول راجستھان اجمیر کا تیس سال سے میں رہا تو دھکا دیا میں آپ بڑھا کمپنی کی نوکری میں آ گیا وہاں تھوڑا سا کام ٹھیک ہوا تو یہاں تھوڑا کا کنسلٹینٹ ہوں چار میں میرا آفس ہے رامیشور مندر کے پیچھے رہتا ہوں میرا پتنی کا نام راج کمار جی ہے بہت سالوں سے آپ کے درشن کرنے کا اچھک تھا اور آپ کے پتنی کا بھی میں ملاقات کرا دوں گا ملاقات نہیں ہو سکی میری اور مایا سنگھ جی صاحب ہے فیشن اسٹور والے اور مایا سنگھ جی کہیں ان کی مشرق ان کی مشرق کا نام پریم کماری وہ تین ہفتے سے کہہ رہی تھی سنجوگ نہیں بیٹھا تو ابھی آپ کے یہاں یہ سنڈے کو سنڈے کو آپ کے درشن ہوئے سب آئے تھے شام میں ہاں، کارڈ بھی آپ نے اور آپ نے کہا کہ آنا ہاں، اچھا، بڑا اچھا ہوا باقی نہیں رہتے آپ نزدیک ہاں، مندر ہے اچھا۔ اچھا۔ نگر کا مندر ہے رامیشور مندر تو آگے آیا آیا آگے اپنے تو ایسی بات ہے تو گجراتی تو آنند ہے آنند ہے تو ہندی تو اپنی راشٹر بھاشا ہی پھر بھی میں سمجھ لیتا ہوں بولنا نہیں آتا گجرات میں ابھی بہت کر کے ہندی بھاشا تو سمجھ میں آ گئی ہے خاص کر کے اور یہ سینما نے بڑا کام کر لیا ہے بہت کام بڑا کام کر لیا نہیں آتی تو بھی آ جاتی ہے سنگتی سمجھا نا آتما اور شریر ایک دوسرے کی بات بات بات کرتی تھی سمجھے شریر کا عرض یہ نہیں ہے کہ شریر میں نہیں ہوں اس اگر نہیں ہے اس بدھ نہیں ہے شریر ہے ہی یہ تو سب سے بڑی بات ہے یہ سب سے بڑا گیان ہے شریر غلط نہیں ہے لیکن شریر شریر سے ہی ہے ہی ایسا کیا بتایا اور ہم ہم سے ہم ہے کیوں جیون جو اندر ہے اور شریر کا جیون جو باہر سے ہے وہ دو میں ہو سکتا ہے جیون گی میں ہم بولیں گے تو جیون سامان پڑے آج سمجھائی گیا اپنے جیون جیواتی ہوں یہاں بھید پڑے کہ آج دادا بگو نے بہت سندر کھیل بہت سندر ویوہار کھیل ویوچی آتے پراپت نش آ تو પરંતુ નિશ્ચયનું અસ્થિપણું જરૂર આવી જાય છે શું કહ્યું એવી રીતે વ્યવહાર સમજાયો આખો એટલે કહ્યું ને હવે અમે ગયા પછી આ અમારું જે અક્રમ વિજ્ઞાન છે તે બધાને વ્યવહાર વિજ્ઞાનથી કામ લાગશે શું કે છે વ્યવહાર વિજ્ઞાન એટલે શું કે પોતે વ્યવહારથી વ્યવહારના જીવનમાં છે એ બધા વ્યવહારના જીવનમાં પોતે અંતરથી કેવી રીતે સુખી થાય અને અંતર શાંતિ મળે એ માટે અંતરથી કેવી રીતનો અને બહાર બધા વ્યવહારમાં જીવવાનું કેવી રીતે બે રીતે સમજે છે બે રીતે છે નાટક સ્ટેજ ઉપર નાટક કરનારો ગમે તેનો એક્ટર સારો હોય કે એક્ટ્રેસ કે કોઈ બહેન હોય ભાઈ હોય બધા સપોર્ટ પોતાને નાટક કરતા હોય શું કે બહેનો તો ગાય હોય કારણ કે એમને ગાઢ પણ કાઢવા પોસાય નહીં કોઈને શું લાગે સમજે પણ ભાઈઓને જ્યાં છૂટ લઈ લે થોડા હમ સ્ટેજ ઉપર સ્ટેજની રાણી હોય કે એને માની અને કે એને ગમી ગઈ પછી બહાર નીચે ઉતરે તો એને રાણી માને ઘેર ઘેર ઝઘડા થાય ગયા પછી જરા સુપાતો છુપાતો કરે પણ એવું ચાલે નહીં કેટલું ચાલે ના ચાલે નહીં के किस्सा कबन लगायो मनुष्यों ने पूरत और नहीं कायो मनुष्यों ब्रह्मांड ज्ञानी पोते परमाणु पे के लक्षण जिज्ञासु दादा खे सदा दादा बोलू हीजा साज़ में પછી જાવું નહીં દૂરે ભગવાન પોતે બેઠા મન میں چلے تو پرچ दादा कवि काल में अचारा जिन नव न थे सुन तू तू तूं गायके थे દાદા દાદા બોલુવને નિજાત્મા જ મહે કે દાદા દાદા બોલુવને નિજાત્મા જ الله સુચકારી છે પ્રતિબોધ સન્મુખે સુચકારી છે પ્રતિબોધ સન્મુખે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મેં કે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મેં કે અનંત પારદથી આવરણો दादा बोलू अने मीरात माज में के जय सच्चिदानंद रविंद्र भाई कौन हाँ हाँ हाँ ओछा ओछा ओछा ओछा સારું એ તો ખ્યાલ આવી ગયો મને હા હા Sağ ol, Elizabeth. Doğru. કેટલા દિવસ થયા એને એની ભાનમાં છે ભાનમાં છે ને ધીમે આવી એટલે આપણા અમદાવાદ ત્યાં મહાત્મા સુરેશભાઈ પૂછે છે કે બોલવું એ સિંગલ ગુનો અને ના બોલવું એ ડબલ ગુનો એ સત્સંગ વારંવાર તો સંભળાયો પરંતુ આજે સવાલ એમ થયો કે બંને બાજુના ગુનાની સજા શું છે સજા શું છે બે બાજુ ગુનો કે તેની સજા શું આમ સામાન્યપણે ઉપલબ્ધથી આવું આ સૂત્ર સમજે ત્યારે એમ જ સમજે કે તો બોલવાનું જ ના પાડે છે એટલે આ જીભ ચાલવી જ ના જોઈએ એમ પણ એવું નથી એવું નથી આમાં એનો ગંભીર પરમાર્થ એ છે કે જીભ જે છે તે સંભાળપૂર્વક ચલ વપરાવી જોઈએ શું કારણ કે બોલનારો જ્યાં સુધી જુદો નથી પડતો ત્યાં સુધી વાપર્યા વગર રહેશે જ નહીં એટલે સંભાળ પૂર્વક વપરાવી જોઈએ કારણ કે જીભ અને જીભને લીધે જ બધા દુઃખો છે બધા જીભ એટલે શબ્દ શબ્દ શું મનુષ્ય ભાષાનો વ્યક્ત થયેલા આપણે મનુષ્ય આપણી વિકાસ ભૂમિકાએ એટલે જીભ કેવી સુંદર રીતે આજે વક્તવ્ય સ્વરૂપે વ્યવહારમાં આપણી પાસે છે અને જીભની ભાષા આખા વિશ્વમાં અને ભારતમાં પણ કેટલી કેટલી રીતે ક્યાં ભાત એટલે કેવી સુંદર સુંદરતા નથી આપણે આપણા થોડા જ વખતના પચાસ સાહીઠ સિત્તેર વર્ષના જમાનામાં સો વર્ષમાં એમ બતાવો કે ભાઈ બાર ગામ બોલી બદલાયા કર્યા છે બધું એ તો છે એનું બોલી એટલે એનો રણકો પ્રકાર એનું એક્સેન્ટ આ બધું જ ફેરફાર થયા જ કરે હંમેશા बारह कोर्स के बाद हाँ बारह कोस के बाद हर बारह कोस के बाद हाँ राजस्थान इतना बड़ा है लेकिन पूरा राजस्थान में आप देखो उसमें प्रकार में बदलाव आता जाता है आप देखेंगे कहीं कहीं सभी जिल्लों में એટલે તો દરેક બધા જિલ્લાઓની ખાસિયત હોય છે એની પોતાની શું કહ્યું એટલે આ બોલવું એમાં સજા તો શું છે કે આ શબ્દથી આપણને આનો અર્થ સમજાય કે આ વ્યવહાર સંસાર જે કંઈ છે તે મિત્રો અને દુશ્મનોનો એટલે બે જ છે એનાથી બીજું તો છે જ નહીં ગમવું ને ના ગમવું સુખ ને દુઃખ એટલે આ બે રહેવાનું જ છે એ તો એટલે સંસારમાં ઘણાને ગમતો હોય તો ફાવતું એકબીજા તો રહ્યા કરીએ ના ગમતો હોય તો એકબીજા તો આગળ રહીએ આપણે દૂર રહીએ એ તો રહ્યા જ કરવાનું એમાં આ સમજાતું જાય તો અંદર માર ઓછો પડતો જાય શબ્દોનો માર ઓછો પડતો જશે તો આ માર બધો વધારે પડે છે શબ્દો મારીને બીજે પડે છે શું કહ્યું મોટે ભાગે ના બોલતા હોય અને બોલે ત્યારે બધું ના બોલે જોઈ જાય તમારું જોજો તમે જોજો આપણે દરેક પોતાના જીવનને થોડુંક અંદર ઉતરીને જુએ તો ખબર પડે અને મૌન રહેવું હોય તો એટલું રહેવું સહેલું નથી એટલે એના માટે બહુ પ્રેક્ટિસ પાડવી પડે એટલે આપણા બહુ સારા આકારના બહુ સારા સંતુષ્ટ થઈ ગયા મોટા પૂજ્ય મોટા એમને મૌન માટે તો ખાસ કેટલું બધું સાધનાઓ અને મૌન માટે અમે સ્પેશિયલ શિબિરો કરતા એ નહીં બસ સારું બધા સાહેબ ઓડાઓ કે છે મૌન ઓડાઓ ઓડામાં જેને જે રહી શકે નક્કી કરે દિવસ દિવસો દિવસ બે દિવસ બે ત્રણ અઠવાડિયું મહિનો રહેનારા એવા બધા એવા સરસ ઓડા રાખેલા ને કે એમાં એક ઉપર બહારી એટલા સિવાય કે જ્યાંથી બધું અપાય કરે બધું હોય અંદર વ્યવસ્થા હોય ઓડમ બધી એટલામાંથી જ આવે બીજું કશું નહીં સમજાયું ને એવી વ્યવસ્થા રાખી એમને વાલા ભાઈએ બેનને જેલમાં પૂરવા માટે કેવી વ્યવસ્થા રાખી હતી પાંચ હજાર વર્ષ પહેલા ઉપર બારી હતી તેવી જગ્યાએ રાખ્યું હતું એટલે મેં જેવું આપે પણ બધું પથરા બથરા એટલે હુઈ રહો એની વાત ભાઈએ વાલા હોય કે ના હોય સત્તા સત્તા મધુરીબેન સત્તામાં એવું છે કે આ શરીર છે મનુષ્ય રૂપી ત્યાંથી જે સત્તા નો દોર હાથમાં આવી જાય છે આ જે પ્રાણી છે એની પાસે નથી એવું નથી પણ એ પ્રાણી સ્વરૂપે છે કે એટલું બધું વ્યક્ત વ્યક્ત નથી થયું એટલું સત્તા એટલે પ્રાણી પ્રાણી સ્વરૂપે રહે છે પણ મનુષ્ય એ પ્રાણી ખરું પણ બુદ્ધિવાળું પ્રાણી ખરું શું કહ્યું વિકસેલા મન વાળું પ્રાણી થયું જેનું જેટલું મન વિકસેલું હોય બધાનું એ ખરું તો ખરું જ ને ગમે તે મન પ્રાણીઓ કરતા એનું મન તો વિકસેલું જ છે ને આજે રાક્ષસ જાતિ હોય તો એનું મન તો વિકસેલું જ ને પ્રાણીઓ કરતા પણ એ રાક્ષસ જાતિમાં એમને લાગે કેવા બધા એટલે એમને મનુષ્યને પરિચયમાં આવ્યા જ નથી એ લોકો જંગલમાં પ્રાણીઓના પરિચયમાં રહેલા એટલે એમને બે પગે રહી શકે એવા છે અને છતાંય પાછા નીચે પડી જાય એમને નુકસાન કરે ભલે પણ જીવે માણસ જીવા પાછા આવું છે કૃષ્ણ ભગવાન વખતમાં હતા આજે પણ છે આજે પણ છે પણ આજે એટલો પ્રકાર થયો છે કે જરા પગ પર આવી ગયા છે બધા આજે ઓસ્ટ્રેલિયાના અંદર દીપમાં જુઓ તમે તો એવા જ છે બધા આફ્રિકાના અમુક ભાગોમાં છે અરે બધી જગ્યાએ કોઈ જગ્યાએ ના હોય એવું નહીં એમ કહું સમજ્યું આપણે ત્યાં પણ ભારતમાં ત્યાં નોર્થ ઇસ્ટ કહો છો ને એના અમુક અમુકમાં ભાગો છે એવા ત્યાં ખરા એવા આવું બધું જ જયારે નોર્થ વેસ્ટમાં જુઓ ત્યારે એ પ્રકારની પર્વતોના પ્રકારના બધી જાતના હોય તો ભાઈ ચાલો મનુષ્ય એ સત્તામાં તમે પૂછ્યું ને એટલે મનુષ્ય એ મનુષ્ય પણ પામે ને એ સિદ્ધિ છે જાતની સિદ્ધિ છે એટલે માર ખાતા ખાતા ખાતા ખાતા આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે મનુષ્ય થઈ જાય છે ત્યારે સત્તા હાથમાં આવી જાય છે પછી સિદ્ધિ પ્રાપ્ત થઈને સત્તા હાથમાં આવીને પછી સત્તાથી એ સત્તાનો પોતે માર ખાવો પડે પાછો એટલે સત્તા કોઈ વખતે એનો પ્રસાદ આપે શું અને કોઈ વખતે શું થાય ત્યારે સુક્કા નો પ્રસાદ સારું લાગે અને પીલું ઘી હોય તો ત્યારે મોડું બગાડી નાખે પ્રસાદ તો બે હજાર નો આ જ બેઠો સાહેબ નહીં દાદા કહેતા હતા દાદા કહેતા હતા બધું એ સત્તાનો માર ખાય અને માર ખાતા ખાતા પછી આગળ જાય મનુષ્ય વિકાસ થતો જાય એટલે મનુષ્ય વિકાસ કરે જ આત્મા જે છે પ્રાણી શું જ્યાં જીવ માત્ર છે આ વૃક્ષ છે તો વૃક્ષમય આત્મા પણ શું કરે હવે દાદા ભગવાનના વચનો હતા એક જોયું બગલાઓ એક પગે કીધું સુંદર તપ કરે છે તમે જોજો કલાકો ને કલાકો એટલા સ્થિર તમે તજવા લઈ આવે તો કાળસ્તર તો શું કરી આપે સમજાય છે અને એવું મનુષ્ય રહીને કરવું તારે થાય અને ક્યારે એ ક્યારે બને કે કુદરતી પણ અમે એવું આવે તો જ થાય તો ના થાય કારણ કે પેલા બદલા કુદરતી બધા કુદરતી જ છે બધા તમે જોજો એમને શું છે કે હું ખુલવા માટે પેલી માછલી હાથમાં આવે ને એના માટે એટલે એમને ખબર જ ના પડે એમને કઈ છે ઉભા છે અને જરાક સરવાળું ખબર પડે ને કે ખબર પડતાની સાથે જરાક ઉછરે ને તો જટ લઈને જીપ ઝડપી લે એને વાર ના લાગે સમજાયું ને એટલે આપણે બસ ભગત એવું કહેવત પડી ગઈ છે એ તો આસન તો એટલા માટે બધા આસનો એમાંથી જ અને આસન છે ને આસન શબ્દ બહુ સારો છે આસન શબ્દ બહુ સારો છે આસન શબ્દ આ શરીર મનુષ્યનું વિકસિત થયેલું એમાં એને સ્થિરતા માટે આ ચંચળ શરીરને ચંચળતામાંથી સ્થિરતા થાય એના માટેનો શબ્દ આસન સમજે એટલે આસન શબ્દ પછી યોગ માર્ગમાં સંયમમાં એ બધામાં ગયો એવું છે અને એ વિકાસ કરતો કરતો છેલ્લો થાય તો હું હું મારા હું અને હું નહીં એટલે છૂટું પડી જાય ત્યાર પછી એની એ આશ્રમની ભવ્યતા એને કંઈક પ્રાપ્ત થાય હું છું એ છે એ પણ હું નથી હું છું રહી ગયેલું બાકી નીકળે નહીં ક્યાં સુધી એમાંથી અને નીકળી અને હું નથી હું નથી રૂપે કુદરતી ના થઈ જાય ત્યાં સુધી એ પેલું આસનનો લાભ ના મળે પછી આસન એને આસન ભવ્ય કહેવાય છે શું કહેવાય છે ભવ્ય સંભવ્ય આ એટલે સ્થિરતા એવી સુંદર અને આવી ગઈ સંયમિત સંયમ પ્રકારની સંયમની સ્થિરતા શરીર તો આવતું જ રહેવાનું બધું શરીર તો બધા પ્રકારે હોય પણ અંતરની સંયમની સ્થિરતા બહુ સુંદર હોય બધી રીતે હોય અને માણસો જોડે માણસના વ્યવહારમાં બધામાં સમાજમાં બધાની સાથે રહે કોઈને કોઈ સમાજને એ નકારે નહીં ક્યારેય એટલે પોતે પોતાનો વ્યવહાર જ ના નકારેલામાંથી નીકળી ગયેલો હોય તો પછી માં કેવી રીતે નકારે ના નકારી શકે ઘર અને ઘરના વ્યવહારમાં આપણે ઘરના વ્યવહાર પૂરતું રહીએ છીએ આ કાળમાં કારણ કે આ કાળમાં બહુ સંભાળી લેવા જેવું છે કઈ વિશ્વાસ સરખાયો નથી બહુ શું કરીએ આવે પરંતુ આ પામેલા એવા હોય ને એ જોજો જે હશે તે એકબીજાના વ્યવહારમાં પણ એમની અભેદતાના અંશો બધા આવતા ખુલ્લા થતા જાય આપણે નથી જોવા સત્સંગમાં જોઈએ છીએ ને આપણે એવું છે આ છૂટું પડ્યું હોય છે અને એમાં જેમને છૂટા નથી પડ્યા એવા આવે ને એમને આનંદ થતો જાય કે હું આ તો અદભુત આ તો અલૌકિક છે અલૌકિક છે આ તો શું એટલે ધર્મના બે પ્રકાર લૌકિક ધર્મ અને અલૌકિક ધર્મ લૌકિક ધર્મ ધર્મ ધર્મ વિધિ વિધાન ક્રિયાકાંડ અને દેવ પૂજાઓ અને દેવી પૂજાઓ એના પર રહેલો છે આખો લૌકિક ધર્મ સમજાયું અને અલૌકિક ધર્મ એ બધાના સર્વોપરી એક જ મહાદેવ એક જ મહાદેવ એટલે શિવજી મહાદેવ નહીં પરંતુ એક જ ટોચ ઉપર હોય એવા મહાદેવ અલૌકિક ધર્મ આત્મદેવ આત્મદેવથી બીજા કોઈ દેવ મોટા શીખ હોઈ શકે નહીં બધા દેવ દેવીઓમાં એમને પણ આત્માને જ બધી રહેલા છે સત્તા વિશાળ આવી છે બધી એ પ્રકારે એ પુણ્યના પ્રકારે પરંતુ ભજન આત્માની જ છે એવું છે બધું એટલે આ તો બહુ સુંદર છે એમને અમને ક્લિપ આપી છે એક આ મહાભારતના દ્રૌપદીનું દસ્તાન ખાસ કરીને તો એને કેટલી ભયંકર ગુનામાં એના કારણે કેટલું બધું મોટું વિનાશકારી યુદ્ધ થઈ ગયું કે આદરા ને આદરા બોલતા જ અને એ દ્રૌપદીને જયારે પછી એમના જ વડીલથી પતિદેવ તરફથી જયારે જુગારમાં હારી જવાનું થયું ત્યારે એની પરિસ્થિતિ થઈ તેમાં એની પરિસ્થિતિ નેવું પ્રકાર આવે છે અને પરિસ્થિતિમાં બધા બેસે જ બધા રહેશે આટલા બધા બેઠા છે તો આ વેદવ્યાસી કે પિતામહ પિતામહે જ જોઈએ સંસ્કાર છે ને અને રાજા છે મહારાજા છે પણ મહારાજે વચન તો કાઢી શકે ભલે પોતાનો દીકરો રહ્યો દીકરાઓ રહ્યા શું પણ વચન તો કાઢે જ પણ બધા ભાઈઓમાંથી એક જ ભાઈ બોલ્યો જો બીજું કોઈ આટલું બધું મોટા મોટા મહારથીઓને કોઈ ના બોલી શકે અને છતાંય એવા એમના ધૃતરાષ્ટ્રના ભાઈઓમાંથી એક ભાઈ બોલ્યો બોલ્યો તો નહીં બેઠા સાહેબ વિકર્ણ કે છે વિકર્ણ અને બોલ્યો કે એવું સુંદર બોલ્યો કે આ તમે જે કરી રહ્યા છો એમાં તમે શું ભયંકર પરિણામ આવશે તમને પોતાને કે બધાને આપણે એમાં જેમાં છીએ બધાને કે નહીં તો એના માટે તમને જન્મો જન્મ જન્મવું પડશે જન્મ જન્મ જન્મવું પડે આ જન્મવું પડે એ ખોટું કેમ કેવાય તમે શું કહો છો હે ના એ વાત જુદી છે પણ જન્મ અને જન્મ માટે કેટલા બધા વિડીયો કરે કેટલું એ કરે છે બધા પણ એ તો વિકાસ બહુ પછી જયારે આસન ભવ્ય એને છૂટવાનું નજીક આવ્યું હોય ને છૂટવાના બધા સંજોગો હોય ને એવું હોય ને બધું આનો પુણ્યના પ્રકાર ત્યારે આ કુદરત છૂટવાના સંજોગના છુટકારો અપાવનાર મળી જાય આપણને છુટકારો અપાવનાર મળે નહીં ત્યાં સુધી છૂટી ના શકાય એમ છુટકારો અપાવનારા છૂટેલા હોય તો જ આપણને છોડાઈ શકે નહીં તો ના છોડાઈ શકે કોઈ દિવસ ના બની શકે ચાલો એવું છે ને આમ તો બહુ ગજબ ના પુરુષ હતા એમાં તો સવાલ જ નતો પરંતુ એ છેલ્લી ઘડીએ એમને ત્યાં સુધી આ સૈયા શું કે બધું શું અને બધી જ રીતે જુઓ ને એમના જ વાલા વાલામવાનો હતો એનાથી જ એમનો અંત આવે છે એનાથી જ એમનો અંત આવે છે અને આ બધા કેવા કે બસ પણ લીધું ને બસ પણ આમ આમાં જ આમાં થવું જ આમ એટલે સિદ્ધાંતવાદી પણ વ્યવહારના સિદ્ધાંતવાદી કેવા એટલે વ્યવહારને સાચો ઠરાવે એ જ સિદ્ધાંતવાદ બીજું કશું જ નહીં એમને ઠરાવા એવું કહેતા નથી એમને ઠરાવા જઈએ પણ જીવવાનું જ એવી રીતે કારણ થયું એટલે થઈ ગયું વસ્તુ થઈ ગયું એનો માર બહુ જબરદસ્ત થાય કૃષ્ણ ભગવાન કાચી નાયા નતા એ કે તમે આ એ કાચી ભાઈ હતા જ ને એ તો જન્મ્યા ત્યારથી તે છેક સુધી એ નંદામાં હતા જ ને કૃષ્ણ ભગવાન ક્યાંય ને કોઈ જગ્યાએ નંદામાં નહીં બધું જ પણ બોલવા બોલતી નતા એ શું કહ્યું આ બહુ મોટી સમજવાની વાત છે આવો બોલથી નતા શું કહ્યું બેઠો બેઠો અરે સાહેબ મોટા સાહેબ અરે કેટલા દિવસે દર્શન થયા હું ઘણી વખત ભાવ કરું કે ઉપર આવીને મળું છું કેટલા વખત ઘણા મળેલા આપણે ના એ વાત જુદી છે પણ આપણી જોડે બેસવાનો બહુ આનંદ આ અહીંયા nu băgălați. Nu s-a lucrat întâmplat. E apărut și. Pân, pângăcea. Nu, nu se așa gândit. Nu, mă, de mă, să mă sunt de Da, da, da. આ બધાને ભાવ થયો કે ઘણા વખતે એ આપણે ભેગા નથી થયા એટલે અઠવાડિયા બે વખતે વાક્ષેપ રાખો વાંધો નથી શું એટલે શરીરની અવસ્થા જેમ કે બે વખતે <laughs> આવું છે એટલે બોલવાના ગુનામાં આવું છે બોલવું બોલ શબ્દ બહુ સરસ છે આજે વિતરાગ ભગવંતો એ વગર વાણી બોલે કેટલું બધું બધાને એમનાથી કલ્યાણ થતું હતું એવું હતું અને જયારે વાણી નીકળે ત્યારે તો અદભુત હતું એ વસ્તુ આ શરીરનું પૂતગલ શરીર જેને આમ તો બધા વેદાંત જડ કે શું પણ આ ઉત્તમ દર્શન છે વિતરાગ દર્શન છે વિતરાગ દર્શન વેદાંતમાં વિતરાગ શબ્દ છે કૃષ્ણ ભગવાનમાં છે પરંતુ આપણે આજે આ દ્રષ્ટિને કરીને એ ને તીર્થંકર શબ્દ બહુ સાચો છે છતાં સંપ્રદાયિક દ્રષ્ટિમાં આવી ગયો છે બીજું કશું બન્યું નથી અને એટલા માટે એ સાચું ઓળખાણ એમનું બધું બહાર નથી રસી શક્યું મુશ્કેલી આ છે પછી સાચા પુરુષો અને એમનું ઓળખાણ હોવું બહુ જરૂરી છે ત્રેસઠ કલાકાર એટલે ત્રેસઠ શ્રેષ્ઠ પુરુષો મધ્યમ કાળમાં એટલે સારા કાળમાં હોય છે હવે એ ત્રેસઠ કલાકા પુરુષોના વિશિષ્ટ પ્રકારના ગુણોની બદલા હોય તો બહુ સારું પણ પછી એમાં પ્રાકૃતિક બધું આવી જાય છે ત્યારે આપણે એ રીતે બદલા થઈ જાય એટલે પછી સાંપ્રદાયિક દ્રષ્ટિઓના ધર્મો સ્થપાવાના છે કારણ કે મનુષ્ય સમાજ ઘણો મોટો એટલે તો બને એનું ખોટું નથી સાંપ્રદાયિકતા ખોટી નથી પરંતુ સાંપ્રદાયિકતાનો પાયો એ છે કે પાયો જરાક એની સમજણ સમજી થવાની જરૂર છે બીજું કંઈક છે નહીં તો આપણા ભારતમાં આટલું બધું વિશાળતા આટલું બધું આપણે ભેદો છે બધા ધર્મોના પ્રકારે પણ બધા માને છે તો એક જ જવું છે પણ ભેદ તો પડ્યા જ કરવાના મનુષ્યના બધા પ્રકારોને કારણે એમાં એ પાયામાં જો સરખાપણું થાય ને સિદ્ધાંતોમાં તો એટલા પ્રમાણે જે જે જેના હોય છે સંપ્રદાય તે બધાને બધા ફાયદો થાય પણ આજે એવા ખુલ્લા દિલના દરેક સાંપ્રદાયિક દ્રષ્ટિમાં બધા માટે જે થોડા ઘણા હોય એમને આગળ આવવાની જરૂર છે પણ હજુ આવી શકતા નથી જોઈએ એવા નથી આવી શકતા સમય તો કામ કરી દો સમય બહુ સુંદર છે અત્યારે એટલો સરસ સમય છે કે આવો સમય તો ક્યારેય આવ્યો નથી આમ બધી રીતે જોઈએ બધું આપણને નેગેટિવ કેવું લાગે આપણને હિંસાત્મક વાતાવરણ લાગે પણ છતાંય છે સમય સારો છે અને સમય સારો છે એને જ કારણે કે આજે તમે જુઓ તો આ બહેનો અને સ્ત્રીઓનું આજે સ્તર ઊંચું આવતું જાય છે બાળકો આજના બધી રીતે તમે જોજો તમે કે આમ તો મોહ દેખાય બધા એમાં પણ છતાં એક હેલ્ધી માઇન્ડ વાળા એમનું મન હેલ્ધી છે એટલું સાચું છે મન આ નહીં આપણે બધા ઘરોમાં આપણે પોતે અનુભવ કરી શકીશું શું હા હું તમને અનુભવ પરથી કહું છું અમારી આ દીકરી બેઠી છે ને તો શીખવાડે છે એટલે આ રહી છે દાદાજી ભગવાન ના ત્રણ શબ્દ નીકળે છે એમ કે છે અને કેટલાય લોકો દીક્ષા લેવા માટે એમને તૈયાર થઈ જાય છે અને સભામાં જોડાઈ જાય ત્રણ જ શબ્દ થી એ ત્રણ શબ્દ તો બહુ ગંભીર છે એમાં આખું બધું વિજ્ઞાન આવી જાય છે કે ઉત્પન્ન થાય છે નાશ થાય છે અને કાયમનું રહે છે ઉત્પન્ન થાય છે નાશ થાય છે અને કાયમ રહે છે તો જન્મ મરણના ચક્રમાં બીજું શું છે આપણે એ કાયમનું રહે છે એની ઓળખ આપવા માટે આટલું છે બીજું કશું જ નથી અને ઉત્પન્ન નાશો બધા સમજે છે કે જન્મ્યા અને હવે જન્મ્યા એટલે એ પ્રકારા નથી જવું તો પડશે પણ એવું કોઈને રહેતું નથી કોઈને રહેતું એવી રીતે જો સમજ રહેને એવી રીતે જીવાતું હોય તો બહુ સારી વાત છે કે જીવન જતું જતું નથી રહેવાનું આપણું બે વાગે ત્યારે બહુ મુશ્કેલી પડી જાય એ તો હંમેશા એવું છે એટલે આપણે એમને આ ક્લિપ એમની આપી હતી દ્રૌપદીના દાખલાની અમે જોઈ ઘણી સારી છે કે બોલવું એ સિંગલ ગુનો છે અને ના બોલવું એ ડબલ ગુનો છે સાથે દાદાનું એ સૂત્ર છે બહુ પરમાર સૂત્ર બહુ સુંદર છે એટલે ભૂલ વિશે છે આ તો એટલે ભૂલની ગંભીરતા કેટલી છે એ સમજાવે છે બીજું કશું નહીં શબ્દ શબ્દ અને બધા ધર્મોમાં કહ્યું છે કે સંસારનું મૂળ શબ્દ છે અને શબ્દથી મુક્ત થવું એની શરૂઆત કે જેથી આત્યંતિક મુક્તિ થાય આપણી એ શબ્દથી મુક્તિને જ મુક્તિ થઈ છે આ જ મોટું વાત બીજું કશું જ નથી એટલે એના પછી પછી અનુભવ થાય શબ્દથી મુક્તિ પામ્યા પછી પ્રાથમિક ભૂમિકા એ પછી અનુભવ પ્રમાણે આપણે જ આપણા શરીર અને શરીરના ધર્મોમાં વ્યવહાર વ્યવહારના ધર્મોમાં આપણે એ શબ્દની અસરોમાંથી નીકળતા જતા જઈએ તેમ તેમ એ શબ્દની પર થઈ અને આપણી શબ્દથી અતીત એટલે શબ્દાતીત આપણો સ્વાદ આવતો જતો જાય અનુભવ છે તો અનુભવ એટલે અનુભવ હંમેશા શબ્દાતીત હોય એ શબ્દના આધીન છે જ નહીં ક્યારેય પણ નથી એટલે વક્તવ્યપણે અનુભવ અનુભવનો વચ્ચેનો અનુભવ જેને જે અનુભવ થયો એને વાણીથી નીકળે એ બધાને કામ તો કરે પરંતુ અનુભવ શબ્દમાં લાવી ના શકાય અમને અનુભવ થયો હોય તો હું શબ્દથી કહી શકું છું એવું બોલી ના શકાય સહજ વાણીથી નીકળે કુદરતી રીતે કુદરતી રીતે જરૂર નીકળે દાદાજી દાદા ભગવાન કહ્યું હતું કે અમારી અંદર અમે જે જોયું છે એને બહાર કાઢનારા નિમિત્ત નથી ભેગા એ તો એમનું અદભુત હતું પણ એમનું મેં સાહેબ એવું કેવું હતું કે આ વ્યવહાર આજે આ વિશ્વમાં અમુક ઘરની અસરને કારણે હતું આપણે પણ એ તો આજે નથી છતાં દાદાએ તો જોયું જ જ્ઞાનમાં એના બધા કાળમાં જ આવ્યા ગ્રહદેવસે નીકળી જવાની ત્યારે આવીને ત્યાર પહેલા જ કહી દીધું કે આવું બધું છે આ પરિસ્થિતિ છે એમાં એમને જોયું કે આજના જીવનમાં અને આજના ભૌતિક વિજ્ઞાનના જીવનમાં ખાસ કરીને લોકો બાહ્ય સુખોના અતિરેકના સાધનના અતિરેકમાં પુષ્કળ પુષ્કળ બાહ્ય સુખોના સાધનો છે જાત અને આપણો ધર્મ પણ એ પ્રમાણે થઈ ગયો છે સાતા સીધીઓ એટલે સુખ સુખમય વાળો એ બધા સાધનોમાં અંતરથી કોઈ સુખી નથી શાંતિ નથી હવે એ અંતરથી સુખ ને શાંતિ કેમ મળે એ આજે આ તમે અસ્થિ નાસ્તિનું પૂછ્યું ને એ રીતે એમાં એ આખું વ્યવહારથી એ વિજ્ઞાન સ્વરૂપે એમની પાસે એટલું બધું હતું ખુલ્લું થયું હતું કે સૂર્યનારાયણની નીચે વિશ્વની સારા વિશ્વના મનુષ્યોની કોઈ પણ સમસ્યા હલ ના થઈ શકે એવું નતું એટલું બધું હતું બહુ સાદા દેશમાં હતા એ તો સાદામાં સાદા હતા આખી જિંદગી જેવી ગઈ એમની આખી જીવન જેવું ગયું એ મામાની બોરમાં રહેતા આટલું છોકરા ત્યારે એમને વ્યવહાર વિજ્ઞાન આપ્યું પણ ત્યારે કહ્યું કે જે થોડું ઘણું નીકળ્યું છે એ કામ કરશે પણ એને વિકસાવી શકાય છે પુષ્કળ એના માટે શાહ સાહેબ સુરતમાં વિતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશન કર્યું છે કે તે ચેરિટેબલ એટલે કે એવી ચેરિટી નથી એની પણ એનાથી એ વિજ્ઞાનનો બધાને લાભ પ્રાપ્ત થાય બધાને લાભ કયો તો કે વ્યવહાર વિજ્ઞાનનો એ જ આખું નિશ્ચયનું જ્ઞાન છે એ વ્યવહાર વિજ્ઞાનમાં નિશ્ચય એટલે કોઈ સમજતું તો જાણી શકે નહીં છતાં એનું પોતાનું હવાપણું અંદર જે છે એમાં બધા વ્યવહારમાં હવાપણાનો સ્વાદ મળતો જાય એને એ આખું રિસર્ચમાં કામ છે સમજે એ કેટલા પ્રકારો હોય મનુષ્યના પ્રકારો કેટલા છે આજે તો બધી વિવિધતા કેટલી રીતે થઈ છે એટલે ઘણા વિવિધ પ્રકારોથી આવી શકે છે એ આખું ત્યાં આગળ કામ થઈ રહ્યું છે કોઈ પોતે આવજો જરૂર ત્યાં આગળ જઈશું આપણે પંકજભાઈ તમે ભાગ લેજો આમાં આપણે હવે આપણો સમય તો થયો છે પણ પેલી બે ના પદ લખી લાવી છે એનો ભાવ છે બોલવાનો બોલાવીએ કહીએ ટાઈમ તો થઈ ગયો છે દસ દસ થઈ છે કાલે રાખજો ને બીજો વખત રાખજો બીજો કોઈ સાચી રાખો તમે બેન ગુરુવારે રાખજે હા એક નાની બેન છે એને બહુ અનુભવ થાય સુંદર સુરત થી ગીતાબેન કરીને આયા છે ધ્યાન કેન્દ્ર ચલાવે છે ધ્યાન કેન્દ્ર ગીતાબેન તમે છો સુરતમાં છો ગીતાબેન કેવા અચ્છા ધ્યાન કેન્દ્ર કઈ કઈ સોસાયટી પિરામિડ બ્રહ્મશ્રી સુભાષ પથરીજી અને પિરામિડ ના નામે ધ્યાન કેન્દ્ર ખોલ્યું છે અને અમારા બધાનો સંકલ્પ છે કે આખા ગુજરાત ને ધ્યાન ગુજરાત બનાવવું એક વર્ષમાં અને ભગવાન બુદ્ધ નું જે આનાપાન સતી ધ્યાન છે જે શ્વાસ ઉપર ધ્યાન આપવાનું હોય ભગવાન રુદ્ર બુદ્ધ બુદ્ધ ભગવાન બુદ્ધ ભગવાન એ પૂછે બરોબર જે શ્વાસ ઉપર ધ્યાન આપવાનું એ અમે વિધાઉટ એની ચાર્જ ફ્રીમાં દરેક વ્યક્તિને શીખવાડીએ બરોબર તો એક નથી સારું છે એકચુલી એક રિક્વેસ્ટ લઈને આવી છું કે આપનો જે આશ્રમ છે કામરેજ રોડ ઉપર ત્યાં જે દાદા ભગવાન જે રૂમ છે ને એ બહુ હાઈ એનર્જી ઝોન છે હું પોતે જઈને આવી તો એક રિક્વેસ્ટ છે કે અમને ધ્યાન શીખવાડવું છે ત્યાંના આજુબાજુના લોકોને તો તમારા એ હોલમાં જો અમને રજામંદી આપો તો ગમશે અમને એમાં અમારા વસંતભાઈ સાહેબ છે ઇન્ટરનેશનલ સંપત્તિ છે જી એકચુઅલી એપ્લિકેશન આપી દીધી છે ભલે થશે જરૂર થશે થેન્ક યુ સર મચ તમારી ભાવના હશે તો કોઈ વખત અમે આવીશું તમે જરૂર થેન્ક યુ સર મચ જય સચિદાનંદ મંત્ર બોલાવીએ આપણે સર સાહેબ આ ત્રણ મંત્રો દાદાની એથી આપણા માનવ માનવ સમાજને છે ભારતના ભારતના ભોપાલમાં આજીવન કારાવાસીએ અજીત દુબે કરીને હતો એક શૈલી એને પત્ર આવ્યો છે સંઘ ઉપર એટલું સરસ જયારે પુસ્તક ગયું અને વાંચીને એટલો આનંદ આવ્યો કે બધા બધાને ભેગા કરીને બેસે બધાને આનંદ આવવા મળ્યો કે આટલું હિન્દી ભાષામાં છે સ્વ પર પ્રકાશક વિજ્ઞાન કરીને સ્વ પર પ્રકાશક વિજ્ઞાન એમાં દાદા ભગવાન જ વાણી છે બધી અને એ વાણીને પછી આપતા પુત્રોએ થોડી સમજાય છે એવી રીતે આખું પુસ્તક છે બધા ઇન્સ્યુરન્સ વ્યવહારના બધા આવે અને સત્સંગ થયા હોય અને ઇન્સ્યુરન્સ બધા એમને લઈ અને એમાં પેપર ક્લિપિંગ આવ્યા હતા એટલે પછી સજ્જન કર્યા હતા અને એમાંથી પછી એમને આખું પુસ્તક તૈયાર કર્યું છે એ એમની પાસે ગયેલું હિન્દીમાં રાજસ્થાનથી પબ્લિક જોધપુરથી પબ્લિક થયેલું તો એને લખ્યું પછી પત્ર લખ્યો ને ઉપર લખ્યું હમ શું લખ્યું સર્વપ્રથમ હમ ભારતીય હૈ આ પત્ર બહુ સરસ વાંચ્યો સર્વપ્રથમ હમ ભારતીય હૈ હવે ઇન્ટરનેટ ડબલ ઇન્ટરનેટ કોમમાં એને આખું એને લોગો બનાવ્યો એ પાસે પત્ર કાગળ આપે નહીં ને લોકો કાગળ આપે લખી પછી એને આપી દેવાનું જનરલને એટલે પછી ત્યાં મોકલાવી દે કે છે અમે વીર શું છપાવે અમારી પાસે કશું હોય નહીં તો મેં મારો લોગો બનાવ્યો છે એટલે જયારે હું કોઈને લખું ત્યારે આ પહેલું લખીને પછી લખું છું મને મોકલું છું એટલે થોડું હોય તો છેલ્લે વાંચી જાઉં એ બે મિનિટ લાગશે સર્વપ્રથમ હમ ભારતીય હૈ કેન્દ્રીય કારાગાર ભોપાલ વીસ સપ્ટેમ્બર બે હજાર પાંચ નો પત્ર છે આ પરમ આગામી વિનમ્ર કરુણાશીલ આપતા પુત્ર શ્રી જયમેશ શાહજી بہن مردلا جی ششی جی پشپا جی سہیت سمست جی سنگھ کے سدسوں کو اجیت دبے کی اور سے ہر سے من سے سادر پرنام میں آپ سبھی سے پرگٹ میں جات میں اجنات میں سوچوں سے وچاروں سے ان کسی بھی پرکار سے یعنی کوئی بھول چک کی ترٹی ہوئی ہے है तो आप सभी स्नेहीजन एवं दादा भगवान मुझे क्षमा करें अच्छा लिखते हैं आजीवन क्षति मेरा वर्तमान दादा भगवान के सत्य एवं सद वचन एवं आपके सत प्रयास से कारागार में बिना किसी राग द्वेष एवं कपट रहित व्यतीत हो रहा है स्वपर प्रकाशक विज्ञान की دادا بھگوان کی وانی نہ صرف میرے لیے سدمار کا نردیش بن سکی بلکہ کئی قیدی بھائیوں بھی ان وچاروں سے نرتر لابھان ہو رہے ہیں اور مجھ پر نرنتر دباؤ بنائے سکتے ہیں کہ شری شاہ جی سے انور کر دادا بھگوان کے بچاروں ان کے مارگ درشن پر آدھارت انیہ جو بھی प्रकाशित हुआ हो वह मंगवा दे ले परम आदरणीय आपसे करुण निवेदन है कि हम बंदियों पर पूर्व की भांति आपका स्नेह बना रहेगा एवं इसी परिप्रेक्ष्य में संघ परिवार हमें दादा भगवान के दर्शन दर्शनों पर आधारित पठनीय सामग्री अवश्य भेजेंगे आपको सूचित करते हुए हमें अति अधिक हर्ष एवं ہو رہا ہے کہ ہماری کیندری جلد کوئی ایس او نائن تھاؤزینڈ ٹو تھاؤزینڈ ون کے پرمان پتر سے پورسکت کیا گیا ہے بے ہزار اکما ملی میں نے دادا بھگوان کی سے سے جل جل کی سے راشٹریتا کی بھاؤنا سے بہت مہتو ہوتا ہے میں نے دادا بھگوان کی سے جلد سے راشٹریتا کی بھاؤنا سے لوگوں کی لوگوں کو پریرت کرنے ہیتو ایک چھوٹا سا شروع کیا ہے جس کے انترگت میں پرتیک پتر کی پرتھم پنکتی پر سرو ہم بھارتی ہیں کرتا ہوں <laughs> مجھے آتا ہے میرے اس پریاس کا آپ سبھی کا آکار دینے کا ضرور ملنا چاہیے ضرور اور پارلیمنٹ میں بھیجنا چاہیے <laughs> سبھا لوک سبھا میں بھیجنا چاہیے اور میرے خیال سے تو جو گیتا پر سفر کی کریا ہے اس کی جگہ یہ ہونی چاہیے کانسٹیٹیوشن کی پت رکھنی ہے جیسا بعد میں رکھا جاتا ہے نا وہ رکھنی ہم بھارتی ہے سب کو بلاؤ تو کیا حرکت ہے اس میں دھرمی سبھی دھرمی ہے تو ارے بڑا اچھا ہے بہت اچھا پریتن ہے पुनः आप समस्त विद्वत जनों के कर्म से क्षमा सहित दादा भगवान के आशीर्वचन एवं आशीर्वाद का लाला प्रसिद्ध दुबे आपको आपके प्रयासों को प्रणाम करता है वह बहुत सुंदर बहुत सुंदर अजीत दुबे बंदी स्वर्गस्थ डॉक्टर ब्रजलाल दुबे उसका पुत्र है ચાલો જય સચિદાનંદ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિયંતાણમ નમો હરિહંતાણ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણ નમો વાય રિયાણમ નમો વાય રિયાણ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણ નમો લોહી સવ સાવણમ નમો લોહી સવ સાવણ હેતુ પંચન મુક્કારો હેતુ પંચન મુક્કારો સવ પાવપણા સણો સવ પાવપણા સણો મંગલારંચ સવે સિંહ મંગલારંચ મંગલમ મંગલ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ હવે પછીનો દાદાજીનો કાર્યક્રમ આ મુજબ છે ગુરુવારે દાદાજીનો સત્સંગ સવારના નવ થી દસ આ જગ્યાએ રહેશે બુધવારનો બહેનોનો સત્સંગ સુધાબેન કમલેશભાઈ પટેલને ત્યાં સુડતાલીસ શાંતિપાઠ સોસાયટી અમિતનગર પાછળ વીઆઈપી રોડ અને ગુરુવારે સાંજની સ્વરૂપ કીર્તન ભક્તિ તથા સત્સંગ સાડા પાંચ થી સાડા સાત બાબુકાકાના હોલમાં આજે મહાત્મા મધુબેન ત્રિવેદી તરફથી અલ્પાહારની પ્રસાદી રાખવામાં આવી છે દરેક મહાત્માઓ પોતાની